ભગવદ્ ગીતા અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ શ્લોક એક ભગવાન કહે છે હે પાર્થ મારામાં ચિત્ત પરોવીને કેવળ મારો જ આશ્રય કરી યોગાભ્યાસ દ્વારા મારા પૂર્ણ સ્વરૂપને તું જાણી લેશે એમાં જરાય શંકા નથી તો તે વિશે સાંભળ શ્લોક બે હું તને વિજ્ઞાન સહિત તે જ્ઞાન કહીશ તે જાણ્યા પછી આ લોકમાં બીજું કંઈ જાણવાનું બાકી રહેતું નથી શ્લોક ત્રણ હજારો મનુષ્યોમાંથી કોઈક જ મને પામવાનો પ્રયત્ન કરે છે મારા માટે યત્ન કરવાવાળા સિદ્ધોમાંથી માંડ એકાદ મને સત્ય સ્વરૂપમાં ઓળખી શકે છે શ્લોક ચાર મારી પ્રકૃતિ ભૂમિ જળ વાયુ તેજ આકાશ મન બુદ્ધિ અને અહંકાર એમ આઠ ભાગમાં વિભાજિત થયેલી છે શ્લોક પાંચ હે મહાબાહો એ તો મારી અપરા એટલે કે ગૌણ પ્રકૃતિ છે એનાથી અલગ જે મારી જીવ ભૂત પ્રકૃતિ છે તે પરા પ્રકૃતિ છે તેનાથી જ આ જગત ધારણ કરવામાં આવ્યું છે શ્લોક છ આ બંને પ્રકૃતિઓથી જ સર્વભૂતોની ઉત્પત્તિ થયેલી છે એ પ્રકૃતિ દ્વારા હું સમગ્ર વિશ્વની ઉત્પત્તિ અને લય કરું છું શ્લોક સાત હે ધનંજય મારાથી પર અને શ્રેષ્ઠ બીજું કંઈ જ નથી દોરામાં જેમ મણકા પરોવાયેલા હોય છે તેમ આ સર્વ જગત મારામાં ઓતપ્રોત થતું પરોવાયેલું છે શ્લોક આઠ હે કૌંતે જળમાં રસ હું છું સૂર્ય ચંદ્રમાં તેજ હું છું અને વેદોમાં ઓમકાર હું છું આકાશમાં શબ્દ અને પુરુષનું પરાક્રમ હું છું શ્લોક નવ તે જ રીતે પૃથ્વીમાં ઉત્તમ ગંધ હું છું અગ્નિમાં તે જ હું છું સર્વભૂતોમાં જીવન હું છું અને તપસ્વીઓનું તપ પણ હું જ છું શ્લોક દસ હે પાર્થ સર્વભૂતોનું સનાતન બીજ હું છું બુદ્ધિશાળીઓની બુદ્ધિ અને તેજસ્વીઓનું તેજ હું છું શ્લોક અગિયાર બળવાનોમાં વાસના અને દ્વેષ વિનાનું બળ હું છું હે ભરત શ્રેષ્ઠ ધર્મ વિરુદ્ધ જાય નહીં તેવો સર્વ પ્રાણીઓમાં કામ પણ હું છું શ્લોક બાર જે સાત્વિક રાજસ અને તામસ વિકારો છે તે પણ મારાથી ઉત્પન્ન થયેલા છે પરંતુ હું તેમાં સમાયેલો નથી તેઓ મારામાં સમાયેલા છે શ્લોક તેર આ ત્રિગુણાત્મક વિકારોથી સમસ્ત જગત મોહિત થઈ ગયું છે તેથી ગુણાતીત અને અવિનાશી એવા મને એ જગત જાણતું નથી શ્લોક ચૌદ કેમ કે અતિ દિવ્ય અને ત્રિગુણાત્મક એવી મારી માયા દુસ્તર છે જે મનુષ્ય મારા શરણે આવે છે તે જ એ માયારૂપી નદીને તરી જાય છે શ્લોક પંદર આ દુસ્તર માયાથી જેમનું જ્ઞાન નષ્ટ થયું છે તથા જેમણે આસુરી પ્રકૃતિનો આશ્રય કર્યો છે તેવા પાપી મૂઢ અને નરાધમ મનુષ્યો મારે શરણે આવતા નથી શ્લોક સોળ હે ભરત શ્રેષ્ઠ આર્ત જિજ્ઞાસુ અર્થાર્થી અને જ્ઞાની એમ ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છે શ્લોક સત્તર તેમાં જ્ઞાનીજનો નિરંતર મારામાં લીન રહી એક નિષ્ઠાથી મારી ભક્તિ કરે છે તેથી તેઓ શ્રેષ્ઠ છે આવા જ્ઞાનીજનોનો હું અત્યંત પ્રિય છું અને તેઓ મને અત્યંત પ્રિય છે શ્લોક અઢાર એ સર્વશ્રેષ્ઠ છે પરંતુ જ્ઞાની તો મારો આત્મા છે એમ હું માનું છું કારણ કે તે મારામાં ચિત્ત પરોવી મને જ સર્વોત્તમ માની મારો આશ્રય કરે છે શ્લોક ઓગણીસ અનેક જન્મો પછી સર્વ કંઈ વાસુદેવ રૂપ છે જેને એવું જ્ઞાન પરિપક્વ થયું છે એવા જ્ઞાનીને મારી પ્રાપ્તિ થાય છે એવા મહાત્મા અતિ દુર્લભ છે શ્લોક વીસ જે અજ્ઞાનીઓનું પોતાના સ્વભાવને વશ થવાથી અને વિવિધ કામનાઓથી જ્ઞાન નષ્ટ થયું છે તે મારા આત્મરૂપ વાસુદેવથી ભિન્ન ઇતર દેવતાઓની ઉપાસના કરે છે શ્લોક એકવીસ જે ભક્ત જે દેવતામાં ભક્તિભાવથી તેની આરાધના કરે છે તેની તે શ્રદ્ધાને તે દેવતામાં હું જ સ્થિર કરું છું શ્લોક બાવીસ એ તે પ્રકારની શ્રદ્ધા રાખી તે દેવની આરાધના કરે છે અને પછી મેં નિર્માણ કરેલી તેની તે કામનાઓ પૂર્ણ થાય છે શ્લોક ત્રેવીસ અન્ય દેવતાઓને ભજવાથી અજ્ઞાની મનુષ્યોને પ્રાપ્ત થયેલું તે ફળ નાશવંત હોય છે દેવતાઓના ભક્ત દેવતાઓને પામે છે મારા ભક્તો મને પામે છે શ્લોક ચોવીસ મારા ઉત્કૃષ્ટ અવિનાશી અને અતિ ઉત્તમ ભાવને ન જાણનારા અજ્ઞાની લોકો હું અવ્યક્ત નિરાકાર હોવા છતાં મને સાકાર માને છે શ્લોક પચીસ હું યોગ માયાથી આવરાયેલો છું આથી સર્વને સ્પષ્ટપણે દેખાતો નથી આથી ગુઢ મનુષ્યો અજન્મા અને અવિનાશી એવા મને જાણતા નથી શ્લોક છવ્વીસ હે અર્જુન પહેલાં થઈ ગયેલા અત્યારે થઈ રહેલા અને હવે પછી થનારા સઘળા ભૂતોને હું જાણું છું પરંતુ મને કોઈ જાણતું નથી શ્લોક સત્યાવીસ હે પરંતપ ઈચ્છા અને ઈર્ષાથી ઉત્પન્ન થયેલા સુખ દુઃખ રૂપી મોહથી સર્વભૂતો પ્રમાદી બનીને ઉત્પત્તિ સમયે ઘણી દ્વિધામાં પડી જાય છે શ્લોક અઠાવીસ પરંતુ સત્કર્મોના પુણ્યભાવે જેના પાપો નાશ પામ્યા છે તે દ્રઢ નિશ્ચય મનુષ્યો સુખ દુઃખની મોજાળથી મુક્ત થઈ અને મને ભજે છે શ્લોક ઓગણત્રીસ જેઓ મારો આશ્રય કરી જરા મૃત્યુથી મુક્ત થવાનો યત્ન કરે છે તેઓ જ બ્રહ્મને જાણી શકે છે યત્નથી તેઓ અધ્યાત્મ તથા સર્વ કર્મને જાણે છે શ્લોક ત્રીસ જે યોગી અધિભૂત અધિદૈવ અને અધિયજ્ઞ સહિત મને જાણે છે તે સ્વસ્થ ચિત્ત પુરુષો મરણ સમયે પણ મને જ જાણે છે આ પ્રમાણે અધ્યાય સાત જ્ઞાન વિજ્ઞાન યોગ સમાપ્ત